નામની શક્તિ કામ કરતી હતી કે અમો નખો અમો નખો અમો નખો અમો ખોર અમો નખો એ જ દેખાયા કરે અજ્ઞા નામની શક્તિ અને પ્રજ્ઞા નામની શક્તિ કે સુધી આમાં આ નફો એનો ખોટ ચાલી ન કરતા આ તારી બહાર દેખી બધું હા એ બધું જ જુએ તમે અમદાવાદ ના જુઓ કપટ કેવું કરે છે આ કઈ બધા જોયે ને નતો નથી કરતો પણ અત્યારે કરે છે દેખાય છે કપાટ એના ભરેલો કપાટ દેખાય છે ભરેલો દેખાયા કે ભગવાન તૈયારી કરે દીકરા પોટલા ભગવાન મળે નથી દેખાયા તે જ રહેવાનો દાદા ની ભક્તિ કરશું તો એક નથી દેખાયેલા દેખાશે ને હા દેખાય એટલે ભાગવા જ મળે દેખાય એટલે સમજી જાય કે આ ધણી સમજી ગયો આ કહે ને તારે સગવડ કર બુદ્ધિ કાઢી બિહારી રે આનો રાગે પડી ગયો બુદ્ધિ તો બહુ એમ કરે મને બહુ સારું બુદ્ધિ સ્વભાવ પાર નાખવા માટે ઉધાર માગે આત્માનો પ્રકાશ તો છે પણ અહંકાર ગાડો તો બુદ્ધિ ગાડી હોય અહંકાર જાડો હોય બુદ્ધિ જાડી હોય અહંકાર પાડો હોય બુદ્ધિ પાછી અહંકાર સુખમ હોય તો બુદ્ધિ સુખમ હોય એના થ્રુ નીકળવાની એટલે એના થ્રુ પ્રકાશ આ બાજુ પડે એ બુદ્ધિ અને જ્ઞાની પુરુષ ને આમ આત્મા અને પ્રકાશ વચ્ચે અહંકાર નહીં હોવાથી સીધો પડે એટલે પ્રકાશ જ્ઞાન કહેવાય અને અમે વચ્ચે સીધો જમાવે એટલે ગુરુના થ્રુ પડે આ કેન્દ્રગુસ્ટ છે લંડન હોવું લંડન પણ કંટાજી સ્ટેટમાં જ આવ્યું કેન્દ્રગુસ્ટ કોરબેન મેં કંટકી માં આવ્યું કોરબેન મેં કંટકી આ સત્ય પછી આત્માનો જ પ્રકાશ છે બુદ્ધિ જતી અહંકાર બુદ્ધિ ગઈ અહંકાર વાંધો છે એટલે બુદ્ધિ ને અભ્યાસી જુએ છે ડિસ્ચાર્જ બરાબર ના ગોટાળા રહ્યા ને સારું છે એમાં બેન સુરત માં છે લીલાવકારી છે લીલાવમાં રૂપિયા મૂકી શકે સુરતમાં સુરતમાં સુરતમાં હા એ જેઠીભાઈ જે ભાવ આવ્યો છે ભાવ લેવાની શી જરૂર એમને મૂકી લેના આપના છે લોકોને બહુ ગમ છે બુદ્ધિ ચિંતા ચિંતા નું બુદ્ધિ ના અમારે તો કાઢવાનું છે બુદ્ધિ ની બહુ જરૂર આક્રમ વિજ્ઞાન માં જ બુદ્ધિ જરૂર નહીં બાકી બીજા બધા પેલા કવિ માં જરૂર આ આક્રમ વિજ્ઞાન માં જ જરૂર કવિ બુદ્ધિ બતા નથી માર ખાતા ખાતા જરૂર નમતો નહીં કેટલી બધી શંકાઓ કરે શંકા ચડ્યો એમાં શું ના કરે ધણી ધણી પર શંકા આવી તો સ્થિતિ હોય ભાઈ ના ધણી સુધી જ હોય મોડું બગડેલું બગડેલું હોય છે ના કરવી હોય ને થઈ જાય એનું શું કારણ હોય એ તો ના કરવું એટલે જાય નહીં શંકા આ દુનિયા કોઈ વસ્તુ આપડી થાય કે ઇતિહાસ આપડી ગયો એવું ગયું આ પતંગ કેટલા દાડા આપડી આવડી બધી બનાવીએ તો કેટલા આપડી કપાઈ નથી કપાઈ નથી કપાઈ નથી પાટી નથી ત્યાં સુધી પતંગ ત્યાં સુધી આપણી આ મોટી પતંગ ત્યાં સુધી આપણી કપાઈ ગયા એટલે ગઈ મને એના બરિયા ગમતું નથી તો સ્વાદી પડે સાધુ આપડા બીજી વાર આવવાનું થયું દાદા ને તો હતું નહીં પ્રોગ્રામ સમય નિર્બંધ આત્મામાં વ્યવહારમાં રહો આટલા વ્યવહારમાં મારા ખુલાસો એ છે કે કમ્પ્લેટ હાથ જ છે બીજું બધું નથી શું કહ્યું બુદ્ધિ એક નાખે શું કહ્યું બુદ્ધિ એક હા બુદ્ધિ કરે તો કામ કર્યા કરે એક કામ કરે હાથ જ કમ્પ્લેટ ના નહીં હા બુદ્ધિ હોય કે નથી એટલે શું કહેવા માંગો છો એટલે શું કહેવા માંગો બિલ બુદ્ધિ અત્યારે બુદ્ધિ તમારે અહંકાર ભાગ છે તો બધું જોયું દાંત પણ અને અમારી જરૂર તો ખરી આવે બુદ્ધિ હોય ને તો અમારે આ બધું આ બધું લખવા કરવાનું બુદ્ધિ વગર તો થાય નહીં બધું કામ કરવું બીજા માણસ હાજર ના થાય તો દરેક નો કામ બુદ્ધિ વાળાની જરૂર અમારે આની જરૂર પણ મુખ્ય વસ્તુ શું હા પોતાનો બધાને બુદ્ધિ ફેંકી દેવી પણ ફેંકી દેવાય કે એની વાત પોતે જ્યાં ખોટ થઈને પણ ખોટ કરીને ભોગવવું પણ હિસાબ હોય ને આપણે મોકલે જવું છે ને તો જે હિસાબથી જાય તે હિસાબથી આપડે અને હોજ ફેરવી આવ્યો નહીં ને આપડે ફેરવા પહેલા ફેરવી અને દરેક રંગ જુદા જુદા હોય ને દુનિયામાં આ બેન્ડ હોય છે જુદી જુદી હોય શું કહ્યું તો બુદ્ધિ ના વપરાય બુદ્ધિ વપરાય નહીં હા જે બે ભેદ ના લાગે બુદ્ધિ ભેદ પાડજે હા ભેદ ના પાડે બુદ્ધિ તર ભેદ પાડજે હા અમારું તમારું શું કહ્યું સ્વભાવિધાની જગ્યાએ ઉપયોગ રહી એટલે બુદ્ધિને કારણે કે પછી જ્ઞાનીની દ્રષ્ટિએ એમ પૂછે છે પ્રભાવ જે હતા તો એ એ સહવિજ્ઞાન નો ઉપયોગ બુદ્ધિ કેવું રહેતું હતું શું લેવા તેથી અમે બંધ કર્યું પછી તેથી બંધ કર્યું આ તો મોટા મોટા માણસ બીજા લોકો દેખાય એના જેવી વાત છે હા સ્વભાવ તો બુદ્ધિ હતી છે એમાં બુદ્ધિ વગર ચાલે જ જાય નહીં કરે કદીક મારું બુદ્ધિ જાય નહીં શુદ્ધાત્માનું પાછળથી શું થયેલું ને પછી તો જ્ઞાન ઉત્પન્ન થયેલું ને ના એવું જ્ઞાન તો ખરું કે સાત ટકા જ્ઞાન હોય ચાલીસ ટકા જ્ઞાન હોય સિત્તેર ટકા જ્ઞાન હોય ત્રીસ ટકા જ્ઞાન એવું કરે એટલે બુદ્ધિ બે બુદ્ધિ કરી બે છેલ્લા અવતાર સુધી અને સુખે ના થયા દે પરિવાર અક્રમ વિજ્ઞાન છે શું કરે બુદ્ધિ સુખ પાછું થવા ના આવે એવું ના બોલે તમે બોલજો માથા ખરા જ જયારે ગાળો તો એને મળું ના થઈ ગયા ના એમાં ચડી જતું તમે વાંચના આ તમે જાણશો હું ના થાય ક્રમિક બાળકનું બધાને થાય શંકા હોવું પડે જ્ઞાની પુરુષ થઈ ગયા મને બે મત અને ગરીબ માર્ગમાં સારા સારી જગ્યા પ્રાપ્ત કરી ઘરમાં છોકરીઓ હોવા છતાં એ તમારું બધું નહીં અને એ કરી શકવાનું જ્ઞાની જગ્યા બહુ સરસ જગ્યા પોતાને માપવા જાય લોકો બધા શું કહ્યું તમને તો રસ્તા મારી ઘરે અમે જાત પૂછતા શું કહ્યું પૂછતા વાર ના લાગે શું કહ્યું જાતે કે મળે કેટલી મહેનત કેટલા કાળ બધા બુદ્ધિ ગઈ કારણ જે છેલ્લી છેલ્લા અવતારમાં બુદ્ધિ જશે એટલે ઇમોશનલ કરે એમને પાડે બંધ કરો નફો ખોટા બધા આ અમારું આ તમારું આ તમારું જુદું અમારું જુદું જુદાઈ બંધ કરવી છે નફો ખોટ બંધ કરવો છે બંધ કરી છે એમણે હાર્ટી લીધું છે અમારે બધા હાર્ટી લીધું છે બુદ્ધિ નું ને પછી હાર્ટી ની ગઈ જાઉં તો તમે હાથમાં બની જતા હાથના જેમ કરી હોય હા બોલો બધા સાહેબ નથી આખું રે નવા ક્યાંથી લાવે જે મારવા એ હોય ને નવા ક્યાંથી લાવીએ નવા ગુણો ક્યાંથી લાવીએ જે હોય હા એ જે છે જે દિશા છે એ લાવી કરાવી નથી નવા ક્યાંથી લાવીએ આ તો વાત કરીએ છીએ વિગત જે છે ડિસ્ચાર્જર બદલાય ને આપણે આવ્યું લગ્ન બરોબર લગ્ન તમને પહેલી હશે બદલાવાની ક્યાં વાત છે બદલાય છે બદલાય જાણવાનું કે આવું કેટલા ને જાણો તેનું ફળ આપણને શું મળે છે પણ જાણો જાણીને નથી દૂર રહો નતા જતા રહો ઊભી ચાર બધા છું અને જે થાય ઉડી જવું ત્યારે ભાઈ કદાચ બીજું આની સમજી જાય જેમ શોખ લાગે તરફ લાગ્યું કોઈ આપણી ને આપણી ખુરશી બે જ ખુરશો એક પાંચ ખુરશી જઈએ દાદા આપણને કરે ને આપણે કેવો કે દાદા તારી સાથે છે શું કરવા છે થોડી વખત આવા વિચાર કર્યો ને તો તમે આત્મા થઈ જાઓ કારણ તમે શું કરો મળ્યું ત્યારે પૂજગલ ફેંબવા મળ્યું પૂજગલ શું કરતા તેને બધે ફેંબવા મળ્યું ફેંબવા જુદો હોય એમને હોય સરળતા તો તારી ફ્રેન્ડ એનું બધું કપાટ ને લોટ લઈને હા બધું ખેંચીએ આપણે હા અમે શરીરમાં નથી રહેતા એ કઈ રીતે વાળા મનુભાઈ મુકુલભાઈ ને પૂછ્યું હતું મનુભાઈ ખરા ને મનુભાઈ પટેલ મનુભાઈ પટેલ ન્યુ જર્સી ના એમ પૂછતા દાદા એમ કે અમે શરીર માં રહેતા નથી એ કઈ રીતે એ મારે જાણવું છે તમારે કે તમે જાણશો તો પૂછજો મારા વસ્તુ તમે પણ તમે આવતા પૂછજો એવું છે તમે જગ્યા હોય ને તમે તમે પૂછો કે હું ક્યાં હતો હું કહું કે જ્યાં હતા તે હું જાણું છું પણ તમે તમને શું લાગે તમે આ જ હતો મેં ના હતા તો એ બધું આ દેવથી પર તમને જીવો ગયો હતો પણ એનો અહંકારમાં થઈ ગયો હતો શું થયું આત્મામાં બેસડા એટલે અમને એમ લાગે અમે ચક્કર જોઈએ છે પણ એ ચક્કર માં આગળ ખબર અને આ તો આત્મામાં જ રહે તો બહાર આવે તો પોતાને ખબર પડે કે બહાર આવે એ વાણી પછી ખબર પડે કે આત્મા રહે છે એમ પૈસા આવી જાય ને હા એક વાક્ય હાથું ના બોલી શકે માણસ એક વાક્ય હાથું ના બોલી શકે આ બુદ્ધિ ના વાક્ય સાચા ગણાય નહીં એ બુદ્ધિ છે વ્યવહાર માટે હાથો શું કહ્યું એક સાચું ના કહેવાય દુષ્ટો બધા હાથે વાક્ય નીકળે ઓછા આવડે તો બધું બધું બધા બહુ સાધન વાક્ય ઓછા આવડે અને ઇઝોજન ના હોય એટલે બે એમાં હોય જ નહીં જ્યાં ઉભેલું નથી ત્યાં બેન હોય પાડોશી તરીકે હોય અને તમારે તમારે જુદા જ પડી ગયા છો શું એ સમજાવું અને પોતાને સમજવું મુશ્કેલ એ યોગ માર્ગ લાવે ને ત્યારે વાર લાગે આપણા મહાત્મા સમજ પડી જાય અને તમે લેફ્ટ રાઈટ આપણે પાંચ દસ અપમાન કરવાનું લેફ્ટ રાઈટ અમારે તમને અસર ના થાય તો સમજે કે આ દેહમાં નથી દેહાદ્યાસમાં હોય તો હજી દેહમાં કહેવાય શું કહ્યું દેહાદ્યાસમાં દેહાદ્યાસ દેહાદ્યાસ ગયો લાઈ છે લેફ્ટમાં ના એટલે લેફ્ટમાં રાખી દીધું પછી બીજી રાખી દીધું નિસર્કલ પર આપણે આમ તો ગુદા છે પણ ગુદા ના આવે જલ્દી મળે અસર થઈ જાય પછી બધાને ખબર અસર થઈ જાય ના ને હવે જે ચાલી રહ્યા એ જ આવવાનું એટલે દાદા તમે તડકાવો ને તમને તો ઇનામ લાગે એવો આનંદ થાય હવે ના મોડું બગડે હે તમે તડકાવો તમને ઇનામ મળ્યું હોય એવો આનંદ થાય હા દાદા દાદા બોલ્યા એટલે બરાબર સારું થયું હું બોલું બીજા બોલતા કોઈ ના તો ના દાદા નહીં છોડીએ ગોળીએ નહીં છોડીએ એ અટક જ થાય ના નહીં છોડીએ ગોળી દાદા પ્રયત્ન કરો એ ભાવ રાખો તૈયાર કર્યા છે ખુશ થઈ જાય ના બોલીએ એટલે શું ના બોલ્યા તમે હમણાં બાજુ હતા પણ બાજુ તેને તમે હસતા હસતા જોયા કરતા એ કેવું પડે કરુણતા તું બી ગાય જ ગઈ આપણે બાજીને કરુણતા હા તોય હા કઈ જઈ તો સારું છે પણ છે ઓ માય ગોડ લેતા તો બોલું જવાબ આપું બોલો હું પૂછ્યું તું તમે <laughs> અને અમે બેગ માં આવી જાય એને જુએ સાહેબ હા સરસ દાદા જ્ઞાન ની હદ આવી ગઈ હેમાબેન પૂછે છે પછી હાર્ટીલી આવે જાય બરાબર એટલે હાર્ટ તો કામ હાર્ટ જ હેલ્પ છે એના જે જોરદાર થાય બુદ્ધિ એટલી દબાઈ જાય એટલે આ ધર્મ છે જણાવે કે જે સંતો જે સંતો હાથી લે છે ત્યાં કઈ કઈ કઈ ધર્મ હોય તો અને જે બુદ્ધિ કશું જ નથી એટલે કોણ થઈ ગયા આમ વ્યવહારમાં રામકૃષ્ણ પરમહંસ પછી રમણ મહર્ષિ એ બધા હાથી હોય હાથી અને આપડે બુદ્ધિ ધર્મ છે જ નહીં આત્મા સર્વમ આત્મા કઈ જ કરવું નહીં જ્ઞાન ક્રિયા નો દર્શન ક્રિયા બસ એ જ ક્રિયાઓ અને તરુલતા જે કરશે બધું વ્યવસ્થિત છે હવે શું થતું જ નથી બરાબર બધું ભગવા કહીએ ભગવા ગણે છે અને પ્રજા મૂકી મૂક્યા જ ના આવે તે વ્યવસ્થિત છે બાળકોને શું કહે હા શું છે ના જન્મ્યા પછી નાળા મૂક્યા છે ને કદી ભાઈઓ જે વ્યવસ્થિત જ છે કરતા કરતા બધું પડી જાય પડતા ઉભું થાય પડી જાય ઉભું થાય બધું બધું અને બાબા ગાડી જોડે છે અને થતા નથી આ જ્ઞાન થી અને પેલા જ્ઞાનીઓ તો એક જ રાગદેશ હોય ક્રમિક માર્ગ ના જેટલા અંશે જ્ઞાન ઓછું એટલા અંશે ઉપર રાગ દ્વેષ કેમ વધારે રે હસબન્ડ છોકરાઓ એ ના તો અહંકાર હોય ચાલે હું મુકુલ જાતો જ છું તો રાજદ્વેષ તો હું સિદ્ધાર્થમાં છું રાજદ્વેષ નહીં બરાબર એમ પૂછે છે કે કોઈ જગ્યાએ કઈક લેવાનું કે મૂકવાનું હોય કોઈ જગ્યાએ ગયા હોઈએ અને લેવા મૂકવાનું હોય તો પોતાને પોતાની ચીકડી ભાઈ એટલે હસબન્ડ અને છોકરા હોય તો એના માટે હું પેલા લઈ લઉં એવું કેમ રહેતું હશે તમે ક્યાં માટે ના કે જ્ઞાન હોવા છતાં કેમ એવું કેમ રહે જ્ઞાન છે તે છતાં એવો મોહ કેમ રહે તો બીજા માટે કહી રહ્યા તો ગાળે છે એ તો પણ આત્મા આત્મા રીતે જોવા જઈએ તો એવું ના કરવું જોઈએ ને ના એમ જ કરવું જોઈએ એવું કરવાનું એવો મો હોય છે એમ પણ જરૂર છે એ છે મોહ મોહ ને ખપાવાનો મોહ ખપાવાય જયારે મોહ કરીને મોહ ખપાવાય નજર રહી ગયું છે એમને શિક્ષા ભોગવાનો ભોગવાનો કરેલો જુદો અને ભોગવવાનો જુદો અને ભોગવવાનો ઓછો છૂટે જ નહીં બરફ રૂપે ના હોય છે ભોગવો જ પણ દાદા એ ભોગવતા ઓછો થાય ખરો ના હાજરી થાય ખરું એ મો ભોગવતા ભોગવતા ઓછો થાવ ખરો નહીં જુઓ ને જાણો very pure very nice beautiful ને જાણો અરે પ્રતિક્રમણ કરો ફાયર કરવાનો પણ જોવાનું કે આ ફાયર કરી રહી છું અને જાણવાનું શું નામ મંથર શું નામ સપ્ટેમ્બર છ દાદા અઢીસો વાલે પરીક્ષા દાદાજી હરિસમાજની મુસાફરી કરીને આવ્યા છે પણ અઢી વાગ્યા પછી દલુભાઈ વાઘેલા આપને બે શબ્દ કહે છે દીપકભાઈ દલુભાઈ હસે છે હા વાત કરતા શર્મા અંદર દાદા જ છે લે ભગવાન ની ખુશ થઈ જાય આ વસંતભાઈ કઈક બોલવાનું કે છે પણ શું બોલાય આની અંદર જય સત્યનારાયણ બીજું શું મોહનભાઈ જાંબિયાથી આવે છે તે વાત કરશે લે મોહનભાઈ બે શબ્દ બોલો ભાઈ દાદા મળતા શું આનંદ થયો જ્ઞાન લીધા પછી તે વાત કરો ભાઈ એ દાદાને મળવાથી આનંદ એકદમ વર્ણવી શકાય એવો નથી પરંતુ થોડું થોડું સમજી શકાય થોડોક વખત લાગશે પણ છતાં અંતર આનંદ અનુભવી રહ્યું છે એ એની પ્રતિથી થાય છે એને માટે ખાસ અમારા વડીલ શ્રી માતાનો જે માસીનો આભાર માનો ઘરે આજે મોહનભાઈ છે ને એક દાદા જાંબિયા બોલાવશે એટલે નોંધ કરી મૂકજો આવતા વર્ષે એક મહિનો વધારે આપવો પડશે તમારા લોકો ભાઈ મુકુલભાઈ ભટ્ટ આવ્યા છે બીજો યોગેશ અને દીપક યોગેશ અને દીપકભાઈ જાંબિયા દાદા જવાના છે અને હવે પછી છ મહિના દાદા અહીંયા રહેશે અને છ મહિના દાદા ઇન્ડિયા ખાતે રહેશે એવું રાખજો એ એની પૂર્વ તૈયારી કરજો અને તૈયારી પૂર્વ રાખજો એ રીતે કે જે છ મહિના અહીંયા રહેશે છ મહિના ત્યાં રહેશે તમને તમને પોસાય કે ના પોસાય પણ અમને તો પોસાય છે કહી દેજો અને ત્યાંના બધા મહાત્માઓને કહી દેજો કે આ રીતનું નક્કી થઈ ગયું છાસી એમને છાસી આખો અહીંયા લેવા ઓગણીસો ને છ્યાસી નો ટૂંકમાં અહેવાલ નીચે પ્રમાણે છે મહાત્મા શાંતારામ કહે છે કે આવતી સાલ જન્મ જયંતિ વાંકાને મુકામે સુરત ડિસ્ટ્રિક્ટમાં ઉજવવામાં આવશે તો બધા મહાત્માઓ ત્યાં હાજર રહે